જયારે બહુ વાંચ હોય તે મોટી રકમ બોલી જાવ એક તો પછી એક દોઢસો બોલી ગયો અને ત્રણસો વાળો રહી ગયો તો રહી ગયો પછી નહીં તો સીધા બોલે જેને આપવા છે આપે કરે આ તો ખાલી હરીફાઈ છે બધી તમે બોલેલા કે હરીફાઈમાં બોલેલા હરીફાઈમાં નથી બોલે હરીફાઈમાં બોલે નથી પણ કોઈ વખતે આવું જયારે બેઠા હોય બધા ત્યારે પેલા ભાવ થઈ જાય હે પેલા દાદા પાસે દાદા ને કૃપાણુદેવ પાસે ગયો તે પેલા એવો ભાવ થઈ જાય બધાની વચ્ચે બેઠા હોય અને ઘી બોલાય એટલે ભાવ થઈ જાય હરીફેમાં ઉતરવાનો પણ પછી કઈક બીજી વાત એવી આવે એટલે પછી પાછા પડીએ કે ના આપણા સંજોગો નથી ક્યાં આપણે જબર દોડીએ આપડે ઘોડા છીએ આપડે લખાવ્યું સીધા ને ભાઈ પાંચસો મને ઘી અમારે લખી લો અને આ રૂપિયા લઈ લો કઈ પાંચ છ મહિના રૂપિયા આ લોકો બહુ મોઘું નહીં લેવાના અઢી રૂપિયા પણ બીજો બાર નો તો સાંભળે ને કોઈ બાર નો સાંભળે ને તો મનમાં હો કે આ ટેન્શન મને ઘી બોલે પણ મન ના હારી હો હવે આ કેટલું બધું જળ જળ ક્રિયા છે જળ પ્રધાન થઈ ગયા છે કે કેટલા પેલા જયારે અઢી રૂપિયા ઘી છે તેદારનું બધું ચોપડામાં ચાલ્યા કરશે એના એ ચોપડા એટલે વખત પણ બદલો ને ભાવ પ્રમાણે આ જડ ક્રિયા જો આટલું બધું છે જડ થઈ ગયું હોય તો અઢી રૂપિયા પહેલા કેમ ખોઈ ના લાયા પાંચસો ચોક્કસ મોકલે છે રોજ દર મહિને એટલે આપડે ધ્યાન રાખવું મારું નામ દેવું રૂપિયા હાલો વેલાવો બેગ તમે પેક જોયેલા જ લોકો એ લોકો કરે એવું જાણો તમે લોકો પેક વાળા હોય છે એવું ચેતન ચેતન ની ખૂણા થઈ એમાં પેલા માંથી ચેતન તેરામાં પાવર પેટો પૂતગલ પાવર પાવર ચેતન પૂતગલ થયું હવે એ પાવર પહેરે નહીં જૂનો પહેર્યો છે એ ડિસ્ચાર્જ થયા કરે જેમ બેટરી હોય એ નવી ચાર્જ ભરાય નહીં અને જૂની ડિસ્ચાર્જ થયા કરે એમ થયા કરે પણ કલ્યાણ ભાવ નો તો ભાવ થાય ને કલ્યાણ કલ્યાણ સૌ કોઈ નું કલ્યાણ થાય આત્મા નહીં ભાવ થાય છે પણ ભાવ એટલે ભાવ નથી જે ભાવ કહેવાય છે ભગવાને ચાર્જ કરેલા તે નો તે આપડે એ જો એક અવતાર બે અવતાર વાત કરીએ છે ને તેને બે અવતાર કોઈને આ ભાવ પણ પહેરી જાય કલ્યાણ નો કલ્યાણ ભાવ નથી પણ તે એક બે અવતાર પૂછતો એટલે ભાવ પૂછતો એટલે શું તીર્થંકરણ થયેલો એવો મને જે સુખ થયું એ જ ભાવ બીજો કોઈ એ એકલું એ ચાર્જ છે બસ જગત નું કલ્યાણ થાય જગત નું કલ્યાણ એક મૂળ ભાવ નથી અમુક જ માણસો હોય સંજોગો એટલે આપડે તો આ બધાને જે આપડે જે સુખવા છે લોકો સુખવા એ ભાવના બીજું બધું તો મફત માં રહી રહ્યા બેંક માં મૂકેલું ક્રેડિટ લઈએ ક્રેડિટ નું ખાય છે કે ક્રેડિટ નું જાતે મહેનત કરે છે ક્રેડિટ ને બેંક માં છે તે લઈ આવ્યા અને કઈ એ કઈ એનો શું પૂછાત કર્યો કઈ નહીં તો કે હું બેઠો તો આગળ સિક્કો આવ્યો તો હું બેહી રહ્યો બેહી ગાડી ગાડીમાં ગયો આમ ગયો ચાલતો ગયો એમાં શું પુસ્તક આપડે તે લઈએ તે એમાં વચ્ચે જો જોર કરે છે લાગે પડી ગયું છે બરોબર છે સારું એમને તમે એના મકાન મુકાવ હતો ને હા મુકાવ એમ ભાઈ તો ખાસ યાદ રહે નહીં તો બહુ તમને તો એમ માનો કે તમે તો જ્ઞાન માં આવો એટલે તમારું સોલ્યુશન આવી ગયું કે નિકાલ કરી ના એટલે બધાને સુધારવાનો તક રહ્યો છે અરે એક એક શબ્દમાં આપણા એક શબ્દથી ઘણા લોકોનું સોલ્યુશન થાય છે વ્યવહારમાં સોલ્યુશન કેટલી પ્રકારના થઈ જાય છે એટલે ત્યાં પાછલા ભાગમાં વધારે પડતું રાખવાનું પાછલા ભાગમાં વધારે પડતું દાદા સત્સંગનો હોલ બાજુમાં હોય કારણ કે હમલાના છે ને હું હોત ને તો મનમાં પેલા એક નંબર માં થાય એમનું ગવડા ગવડા કરે ના આવે મારું તો મગજ ફાટી મારું મગજ ફાટી જાય કરે મારું શું આ તો બધાનું આપડે તો હા દર્શન કરો તે તમારે તમારા દર્શન કરો મારા દર્શન કરતા નથી ભૌતિક કશું ના માંગવું રે એવી રીતે શું કરી નાખું શું નહીં શું કરી થવું ના થવું એ વેસ ને તાબામાં પછી પૂછે છે શું તારા તો આ દાદા ભગવાન એ આપણું ધ્યેય આપણે ધ્યાતા ધ્યાતા શું ધ્યા છે દાદા ભગવાન અસીન થઈ જાય કાર ધ્યેયનું બે એકાકાર થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય અને ધ્યાનથી આનંદ ઉત્પન્ન થાય નહીં ટપકું જરા જપ એટલે આ જાતા ધ્યેયનું જ્ઞાન છે કેવું છે તે રૂપ થઈ રહ્યો જે તું બોલી રહ્યો છું તે રૂપ થઈ રહ્યો છું બોલો આ ક્યાં આગળ ને પેલા લોકો કે આ જપ છે જપ તો બોલવાના તમે સમજાયું શું કહેવા માંગુ છે પોતે પોતાનું રૂપ થઈ રહ્યા છે અમે કરવામાં શું એને ખેતરમાં જઈને બોલીએ તો શું જરાક જોરથી બોલવું પડે મનમાં બોલે છે કે પેલા જોર જેવું ખાજો તે જ જોર છે આપડા બોલી છે ને બેઠા બેઠા બેઠા બોલી ના હવે તો બે ખેતર વાળા મજૂર હોય તેને બે બોલો રહ્યા ટોળી ને બોલવા મળી જોઈએ વચ્ચે જોડે છે કેશ બેંક છે આ કેશ બેંક આ એક જ રાખીએ એટલું બધું કેશ બેંક છે સર સરસ અમદાવાદમાં કેટલાય કેટલાઓ એ કરે છે કે પચાસ મિનિટ પૂરું કરે છે અને દાદા ભગવાન દેખાય છે પણ દર્શન નહીં કરે એ પચાસ મિનિટ પૂરું કરે ને દર્શન હોય દેખાય રોજ રોજ કરે છે પચાસ મિનિટ પૂરી તો આપણે નવરાશ હોય છે આ ભગવાન કઈ નવરાશ નહીં હોય આ બધા છે બધા નવરાશ છે બધા સુખી માણસ કોઈ ખેતી ખેતીવાડી નું આખો દાડો કામ જ હોય તે વાત શું શું વસ્તી થઈ જશે ને ફળે છે આર્થિક કેટલા બધા અને જૈનો તો પહોંચી વળવાનું કારણ શું પણ દરેક ડેરાસર માં એની મોટી રકમ પડેલી બધી ભેગી કરીને વાર ના થાય પેલા મહારાજ કેતા અમને બીજા દેવ પટેલ ના પટેલ રહ્યા તો ભગવાન ના થઈ ગયા ભીખ નહીં માગે તો ભગવાન થાય અને કઈ વ્યવસ્થિત હશે કઈ ગોડા ને ભાગે આવે છે કાળ બહુ વિચિત્ર છે તમારું તમારું એના સારું આબરું ખોરો છો શેની આવડું તું ગયો અંતરી અહીંયા આવડું ક્યાં રહી થાય ક્યાં થાય ક્યાં વાંધો બધું થાય થાય અહીં મંદિરમાં નહીં મંદિરમાં નહીં કનુભાઈ સાથે કરો ચાલીસ ફૂટ ફોડો અને તારીખ બાર દસ ત્યાંથી સુરસાગર પર બરોડા સાંજે ડબલ કરતા ભાવ ઉત્પન્ન થાય છે હું કઈ કરું છું એ ભાવ ઉત્પન્ન થાય છે એનાથી જુદા હોય શું હોય તમને જ્ઞાન આપ્યું એટલે કરતા ભાવ તમારા મનમાં નથી તમારા કરતા ભાવ રહ્યું નથી રિયલી પણ રિલેટિવ કરતા ભાવ રહ્યું છે શું છે એટલે ડિસ્ચાર્જ કરતા ભાવ એટલે હજુ હજુ ડબો દખલ રહ્યા છે નહીં છે દખલ કે અને પેલી દખલ ના રહે પોતે ઘટી જાય તો અંતર ગતિ આપણા જુદો છે પોતે ઘટી જાય પોતે કોણ ખસી જાય આમાં પોતે રહેલો છે પોતા પોતે અહીંયા પોતાની ડેફિનેશન આપો ને હે પોતો કોણ એ પોતા પણ છે કોણ ભંગાર પોતા કોણ અહંકાર નું પોતા પણ અહંકાર નું ના ના અહંકાર તો ના ના અમે તમે

હું પૂછું પોતા તમારો જે સત્તા ઉડી ગઈ એટલે વાંધો નહીં સત્તા ઉડી ગઈ પણ આ રેકી થોડી હરી નથી દાદા એ જે અહંકાર જે હજુ રહ્યો છે તે પોતાપણું કરાવે છે પોતાપણું જે અહંકાર ડિસ્ચાર્જ માં રહ્યો છે અહંકાર વિચાર થયેલો પણ એમાં પોતા પણ ના એવા ભાવ વર્ત્યા કરે છે જુદી ક્યાંક ના ચાલો તો આગળ નથી આવવું કહેવા કોણ મારે નથી આવવું એ ભૂલ જો તું પોતા પણ કહ્યું એટલે ભગવાન થઈ ગયું જેને પોતા પણ નહીં એ ભગવાન અમને પોતા પણ ના હોય અમે પોટલા કટ લઈ જાઓ પોટલા કટલા દાદા એવું નથી તમે એવા હેલા નથી તમે તમને ખબર ના એ તો ખબર પડી હોય કામ થઈ જાય ભાઈ જોડે વેચાણ ખબર ના પડે ગ્રહ નહીં કે આગ્રહ નહીં શું કરો એક પણ બાબત નો ગ્રહ નહીં કે આગ્રહ આમ જ એક સેકન્ડ આ ખરું છે આ સત્ય ખરું છે એવું એ મારા ના આ જ્ઞાન ખરું છે તે આગળ ખોટું છે કીધું ને કે તમારા જ્ઞાન માં જો એમ લાગતું હોય કે અમે કોઈને થકતા આવીશું તો અમે એ પ્રમાણે જોઈશું વિચાર કરીશું અમે તમે આ બધાને ઠગવાનું છોડી દો તમે આ બધા લોકોને દાદા ભગવાન તમે લોકોને ઠગવાનું છોડી દો તો મારા લીધો પણ તમારા જ્ઞાન લીધો તૈયાર છે તો હું એ છોડી દઈશ આપણે શું ખોટું કહ્યું છોડી દઈશ ખોટું નહીં દાદા તમે છોડી દઈશ કહ્યું એ ખોટું નહીં એનો જવાબ જોઈતો હતો એવું કહ્યું ને અમારા જ્ઞાન છે અમે નહીં લગ્યા પછી અમારું જે જ્ઞાન છે એ જ્ઞાન તમે લગ્યા નથી પણ તમારા જ્ઞાન જે લગ્યા હોય તે એમ કહી એના કારણમાં જેવું તે કરવું હોય કઈ કપડા પહેરો છો ટોપી મેળવો છો ભણ કરો છો એ બધું અમે કોઈ દીધી બહુ કરી આ પણ આ ઘડ્યા તમને ચાર ડિગ્રી છે હજુ થોડું તેની આ પાંચ છે તો પણ ઉણા જેને એ બધા શું કે ભગવાન કોણ જેને ચિંતિત માત્ર કોઈ પણ પ્રકારની પ્રાણ અને દુનિયામાં કોઈ પણ પ્રકારની ભીખ જેને નથી ઉપદેશ આપવાની ભીખ નથી ઉપદેશ આપવાની પણ ભીખ શિષ્યોની ભીખ નથી કોઈને સુધારવાની પણ ભીખ નથી કોઈ પણ જાતની સહાર નથી કોઈ પણ જાતનો ગર્વ નથી ગર્વ ગર્વ નથી કોઈ પણ જાતની ગારણતા નથી પોતાપણું નથી એ પોતાપણામાં બધું હોય છે પોતાપણું અમને કહીએ છીએ લોકો મળે કહીએ અમે પોટલા ઘર લઈ જાય પોટલા કેટલા આ એવું એક પણ મહાત્મા બોલે પોટલું થવા પછી હોય પોટલું હે એવું થવાનું છે મારું શું કહેવાનું છે તમારે ચર્ચા છે કરી છે ધ્યાન એવું થશે પણ આ શું છે એ જાણવું જોઈએ પોતા પણ નહીં ગારકતામાં જવું પડ્યા કેવું પડ્યા ગારકતા ગારકતા ઠંડક લાગે એ પાણી કોવેલું હોય એની એસિડિટી વાર હોય ને તે બધું કોવારો હોય કે ઉપર પાણી આટલું જ દેખાય તોય કાદો આટલો ધરતી બધી કોળી ગયેલી હોય આ ભેંસો છે ને જે મહીશ કે છે મહીશ તે હમણાં સખત તાપમાં એ ફળે રસ્તો બીજ ફળે બીજ ઝાડ ફળે બીજું ફળે ફ્રીજ ફ્રીજ આપણા લોકો ફ્રીજ લાવે ને ભેંસ અને પહે કાદો દેખે અવશ્ય અને પછી અંદર અને પછી બેસે અંદર તે પાણી અરે નહીં કાદો ફરી વળી કાદો બધો આખો અહીંથી કાદો થઈ ગયો આ લોકો એટલું બહાર રાખે પાણી આગળ ના હોય કાદો હતો ને કાદો નું કલર ફ્રી એકદમ ઠંડીમાં જેવું લાગે પછી ધણી આવી ગુંબાડે લે લે લીલા પૂરા લાગી કિનારે કે લે લે કે આમ કોણ મળે આમ જુએ છે સમજે નહીં પછી ધણી જાણે કે સારું બીજી કઈ વધારે સુખ આપીએ તો બધું છે એટલે પછી કપાસ છે અત્યારે અને ગોળ બેસાડે તો કરાવતો કોકો એટલે ગાય બેસે એમ છે પેલું છે પણ તો આના જેવું તો નહીં ને એટલે અહીંથી આ મનુષ્યો હા આ ગાળો કામ છે શી છે આ ગાળો શું છે આને ફીર મારી આવો ને મારી જોડે ગાળો કોઈ પણ પ્રકારની ગરમતા રસ ગાળતા ન હોય રીતિ ગાળતા ન હોય વૃદ્ધિ ગાળતા ન હોય ગટું કરતા જગત આખું ગાળવતા જ કર્યા કરે ચાલો તમારા પ્રશ્ન જુદો વાત આપણે લઈને આવતા હોય તો કેટલો વાત કરે આખું છે છ કલાક વાત કરી પ્રશ્ન હોય તો આગળ કરે ને દર્શન કરી આટલા લીધો પોતે અને મગજ આપવાનું હું વકીલ કોણ હું હું વકીલ પણ બધા બોલવાનું બીજો એક બોલતો હતો ગરબો ઉગી ગયા તારી તો બાર માપે ગગડાય એટલે અત્યારે રાતે જાય કોણ ગગડાવે સાહેબ હું અરે પણ હું કોણ બોલે તો બહાર ઉગાડું નહીં નહીં ઉગાડું હું ભાવો અરે પણ કયો ભાવ બોલને સાહેબ હું ભાવ મંગળા આપણે વસ્તુ કરી શકાય ઓળખી ભાવો અને આ હું વકીલ મંગળદાર તે જતું રહ્યું પોતે હું પેલા બેસી પોતે આત્મા જુદો થયેલા સંસારી કાર્ય અંતર ચાલ્યા કરે એનું નામ સર કાર્યો અંતસ્કૃતિ ચાલ્યા કરે કરવામાં આવે છે સૂક્ષ્મ રૂપે અને એના ફોટા રૂપે થાય છે જોતા આવે ગઈ ભાઈ આવું થશે આવે છૂટું પડ્યા પછી જ્ઞાની નું અંતસ્કર પોતે સ્વાભાવિક કામ કર્યા કરે એ અંતરસ્કન સ્વાભાવિક એટલે સહજ ભાવે કામ કરે કાં ડખો ડખલ થઈ ગઈ ડખો કરનારો કયો ડખો કરનારો પોતે પોતા કરવું ડખો કરતો પોતે અને પોતા પણ છે આત્મા છે વકીલ બીજો આવ્યો બોલે ઊભું બોલે ને એ પોતા પણ ઊભું થઈ જાય ઊભું થઈ જાય થઈ જાય ને થઈ જાય થઈ જાય હું પણ કરું સત્તા ગઈ પોતે નું કાર્ય સારામાં સારું જ્યાં જરૂર હોય ત્યાં જ થાય તે લોકો નો ઉપયોગ થઈ પડે ડબલ અસર થઈ જાય એટલે અંતસ્કર કાર્ય સારામાં સારું થાય અને જ્યાં જે થયું હોય ત્યાં ત્યાં થાય તે લોકો નહીં કરે છતાં મારી જોડે આપણા સત્સંગ સંબંધી બીજા સંબંધી કોઈ કઈ મોટી લાંબી વાતચીત ના હોય તો દોડ કરાય ભલે ચાલે પણ ડખો ડખો ના હોય અને પેલું તો મતભેદ એવું પડી જાય પડે ને મધ્ય પડી જાય હે પડી જાય તમારે ડખો ડખો ના હોય સો કલાક નું કામ એક જ કલાકમાં કરી આપીએ હંડ્રેડ કલાક હંડ્રેડ અવર્સનું કામ ડબો નથી ને પોતા પણ નહીં જ્ઞાની ને અંતસ્કરણ શુદ્ધાત્મા જેવું થઈ જાય એના જેવું થઈ જાય એટલે બીજા કોઈ એમ જ લાગ્યા હતા ભગવાન જેવા માણસ બીજા કોઈ એવું લાગ્યા ભગવાન જેવા ડખો ડખર હોય તે ભગવાન ના મન મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર હાજર ને હાજર રે તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે વિતરાગ જ રે જો મન બુદ્ધિ જીતના અહંકાર હાજર ને રહે તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે વિતરાગત રહે તો હારી મન બુદ્ધિ જીત ને બધું હોય અને પોતે એના જાગૃત જ હોય અક્રમ બાગના મહાત્માઓને અંતરક્ષણની સ્થિતિ કેવી રહે તેમને લખો લખલ બંધ થઈ ગયા હોય પછી પણ પાછલા પરિણામ આવે ત્યારે પોતે ગુંચાઈ જાય છે મારા જ પરિણામ છે જયારે અમને પૂછે કે પોતાના પરિણામ કે બીજાનો તો હું કહું કે આ તો બીજાના પરિણામ છે પોતાની ગેરસમજણ ગેરસમજણ થાય સફોકેશન તો સારું જ છે એટલે જે આપે છે ચાલુ તક પાછું આ શરીર થી જુદો થયું ભાવના તો રાખવી પડે ને જાગૃતિ રાખવાની જાગૃતિ સમજાયું સમજાયું દાખલો આપ્યો હતો ને કે પાણીનો પાલો પડી ગયો સમજાવ્યું તો બાપા એ સમજાવ્યું પેલું મને ના સમજાયું કે શુદ્ધાત્મા ના ખાતે હે હા એવું થયો નથી પ્રસંગ આવે તારે ધ્યાન તો સમજે તો નહીં એ સંસારમાં શું અને શું ખોટું છે અને શું અહિતકારી છે એવું દેખાડે છે અને બીજું મોક્ષ માર્ગ નું જ્ઞાન તેમાં જો મોક્ષ માર્ગ નું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તેમાં પુસ્તક સાચું બધું તો ભગવાન જાણે પણ પુસ્તકો લોકો લખ્યા હતા બે પ્રકારના જ્ઞાન કે ભાઈ બીજા પ્રકારનું જ્ઞાન તો લોકો જાણતા જ નથી ક્યારે એટલા વર્ષોથી આ પહેલા પ્રકારમાં લોકો પડી છે કે સંસારમાં શું કરવું શું ખોટું શું હિતકારી ને શું અહિતકારી એવું દેખાય તે એક પ્રકારનું જ્ઞાન એટલે બીજા પ્રકારનું જ્ઞાન તો એ આ શાસ્ત્રો પહેલાનો મૂકેલો છે ને એનો એ શાસ્ત્રો એને એ ફરી ઉતાર કયા કરે અને દસ લાખ રૂપિયા દાખલો આવતા હતા કે ભરેલી દોરીમાં જલ સાપની ભ્રાંતિ થાય છે એનો એ દાખલો છે ચાલ્યા બીજો દાખલો કઈ તો બનાવતા આવ્યો નથી બીજો દાખલો જો બનાવ્યો હોય ટીપમાં ચાંદીની ભ્રાંતિ થતી નહીં વાડા નહીં લોકો વાડા નથી આગળ ટીપમાં ઉપાધિ દેખાય એ જમાનો એ જુદો હતો અને જે શાસ્ત્રી ભાષા વાત કરે છે એ જ્ઞાન બધું જાણતો જ નથી પોતાની ભાષા જ્ઞાન અને વળતું આવું જોઈએ દાખલ જોડે શાસ્ત્ર નો કહેવાના ભાવાર્થ સાથે આ મળતું હોવું જોઈએ તો ખોટું છે આ તો પણ પોતાની ભાષામાં હોવું જોઈએ શાસ્ત્રની ભાષા ઉતારા કરે હું ધારો છું એનું ક્યાં કહેવાય ક્યારે કહેવાય એને પછીનો ઉપાય અને પછી ઉગે આમ આ વૈરા થયા ને એ રીતે આ જ્ઞાન છે લોકો કેવું છે અરે વસ્તુ એના એ કે ત્યાં શું નવું કહ્યું એટલે વૈણા થયા પછી પોંડો નીકળે પછી જીવો એ તારે નવું કહેવાય આયના કરે ત્યારે તમારા પુસ્તકમાં શું આત્મા ભૂતગળ આપણા વખતે તમે દીર્ઘ ગુજરાત એનું બધું શું છે જે માણસ નું દાદા પ્રતિ ત્યાગ થાય છે એનું બધું શું છે કે નિદા આપી શકે એ તો સમજે છે સાચું ધરતીમાં સમજાય એટલું મોટી એક એક શબ્દ બહુ આ બધા ડેફિનેશન ડેફિનેશન સાથે અંદર ક્રોધ માન ઠંડો ઠંડો હોય અને મહી ક્રોધ કર્યા કરતા બહુ ડાયો પણ પેલો આ પડેલો ખોટો છે ને એ ખોટો તમે નહીં મહી ભરતા મહી ભરતા ભર્યા કરે હા નહીં અરે ઊંચી ઊંચી ભર્યા કરે કરતા આકાશ કે આપણે જે પાણી બાળી લે ચાદા પી વિરામ શું કરીએ એટલે એ તો સમજાય છે કે પોતાની ભાષાનું જ્ઞાન જ્ઞાન કોની ભાષા બરેલી દોરી વાંચે છે દસ લાખ છે મને પૂછ્યું તું બસ બીજો કોઈ પુસ્તક કોઈને આવ્યો નહીં આટલા બધા સંતો થયા આટલા બધા આચાર્ય થયા એની એક બરેલી દોરી ટીપની ટીપમાં આપણા તમારી આવૃત્તિ છે કાઢી નાખવા તો બધા બીજા મેળો ચીપમાં ક્રાંતિ થઈ છે ચીપમાં ક્રાંતિ દેખાઈ બધા કોઈને કોઈ મુદ્દા ન દેખાઈ ક્રાંતિ છે ટીપમાં ક્રાંતિ દસ લાખ આ ડિઝલ જાણતા નહીં કોઈ બીજો શબ્દ છે બસો આ સિવાય બીજો કોઈ શબ્દ છે ભમી જાય પછી બીજો પોતાને સમજાય એવી સરળ ભાષાનો હોય પોતાનો અનુભવ થયેલો હોય તે ભાષાનો હોય તેમ ફેર પડે ના પડે હે તો આ તો શબ્દ વાંચી રીતે વાંચી મૂકી આમાં આ જ પહેલા કેટલાય વર્ષથી શું થાય રોમે ના બદલાતો ચિકાઈ નહીં બદલાતી રોમે બદલાતા નહીં ચિકાઈ નહીં બદલાતી શું કરે એ તુલસીદાસ આપને પકડી દીધી આપણે બેઠા ચડ્યા વાંચો આવ્યું છે વાંચો આવ્યું એમના પત્ની ને મળવા ગયા ને ત્યારે પેલા દોરડી જોઈ પેલા બાપ પકડી ગયા એમના વાઇફ ને મળવા ગયા આપડે ભાવ લખવો જોઈએ હાથ ના ના ડાયમંડ વજન લટકાય હાથ તૂટી ના આગળ રહેતા એમ કે છે એમનો ભાવ જુઓ શું લોટ ના જોશો કે છે અને ભાવ આપે આપે કઈ ચીજ પકડી એવી કે તેના આધારે સાયકલ વજન લટકાવવું લોકો હાથી મને એવા લાલતું લોક છે આપણે પકડી ચડ્યા રેલવે લાઈન નથી તો રેલવે લાઈન દેખાય શું ખરા કેવું વિજ્ઞાન આપણા કેટલા સંસ્કારી પુરુષો થઈ ગયા સંસ્કારી પુરુષો એક સ્વભાવ છે કે લખવા રહેતા નથી પણ એ લખવા પાછળ બીજો કઈ ભાવ હશે ને કે હાથને પકડીને ઉપર જાય એવો કઈ બીજો ભાવ હશે ને એ હારે દાખલો આપનાર જો ગોઠવેલો દાખલો આપ્યો ને બુદ્ધિપૂર્વક હું એવું કહેવા માંગુ ભાવ તો એટલો ખરો એની પાસે ભાવ એ કે આ આપે જોયું નહીં અને એટલા કામ થઈ ગયા એટલા બધા અંદર થઈ ગયા કે આપે જોયું નહીં એવું પણ દાખલો એવો આપ્યો હોય તો આજના સાયન્ટિસ્ટો કે છે વાત ફિક્સ આવી વિરોધાભાસ ના દેખાવો આપને પકડી ચડ્યા અરે લખનાર આવનાર એક ડ્રાઈવરો સારો આપ્યો ને જો ને એનો ઈરાદો કહેવાનો સારો છે એ તો બધું અંદર થઈ ગયા હતા લાઈ થોડું આપે અમે કેટલા બધા તુલસીદાસજી એવા અંત થઈ જાય અમારી તુલસીદાસ જેવા અંત થઈ જાય અમારા જેવા તો કશું જ છું તુલસીદાસ નહીં આ માર્ગે ચાલતા મરી એક ભીરડી સાંભળ્યું દાદા એવું તો બધું બહુ મોટી મોટી ની થોડી ભીલડી એવું બધું બહુ આવે આ તો આ ચક્કરમાંથી છૂટવું બહુ મુશ્કેલ હતું માર્ગેશન તો કોને બની કોને બની શંકર ભગવાન હે શંકર ભગવાન ને ભગવાન ને શંકર ભગવાન બની ને તો લખાઈ ગયા હવે લખનાર ખોટું હોય છો શંકર ને ભગવાયા થયા છે મેં ઇતિહાસ શોધતો ખોટું લખવા વાતો તમને આવું આવા ભગવાન જેવા ને ભગવાન શું કોકને મોટી માં છોકરી પોતાની નબળી માટે પોતાની નબળી ઢોકવા માટે આ ઉપાય બધા બધા શું મેં તપાસ કરી દેવા આવું હોય છે કે કેવી રીતે જે શંકર આટલા લોકો બાને તમે સમજાવી દીધું મારી સમજ પ્રમાણે સમજાય છે એટલે મને મારી સમજ પ્રમાણે સમજાય હા પણ એ સમજ ના ના મદદ વૈજ્ઞાનિક હોય કે આધ્યાત્મિક રીત સમજવાની છે કે દાખલાઓ નથી લેવાના એવું તો કે જૈન ધર્મ માં બધી કથાઓ આવે જ છે ને આધ્યાત્મિક રીત આધ્યાત્મિક રીતે આપણે દિલ્હી બધા ના ફરીએ જૈન ના ભક્તિ નહીં કરતો હું તો જૈન ની વાત જ્યાં મને મને ખોટું લાગે ને જ્યાં મને ખોટું લાગે ને ત્યાં હું કહી આવું ના રૂપા તમને આવડતું નથી કીધું બધા જ રૂપક જો લોક પછી સમજી ગયા પોરું જડ્યું કે શંકર ભગવાનને બિરડી મળી હતી રસ્તે તો એ પોતાની વાત હોય છે વાત કેવી હોય છે હેલ્પ કેવો હોય છે રૂપક હમણાં હેલ્પ થઈ જાય અહીંથી પકડાય તને આમથી ટેન્શન અહીંથી પકડાય અહીંથી ના પકડે ચાલે કહેવાનો ભાવ કેટલો કદી આગળ બોલો દુઃખ એ દુઃખ છે ઔદારિક દુઃખ એ દુઃખ છે અને દુઃખ એ દુઃખ છે પણ એ મોહમાં જ પડેલો હોય એ જે સંસારિક દુઃખ છે ને પછી દુઃખ આપવાનું છે વળ્યા પછી વળ્યા પછી આપવાનું છે એટલે સંસારિક નો અભાવ કોઈને થાય નહીં અને થયો હતો જ્ઞાન જગત ને અવધાય દુઃખ નો અનુભવ ના થાય શાંતિ વરે ભગવાન ની ભક્તિ કરે શાંતિ વરે એમને શું વરે શાંતિ શાંતિ એટલે શાંતિ એમાં એકાગ્ર થયો ભગવાન સંસાર ભૂલ્યો એકાગ્ર થયો એટલે શાંતિ વરે પણ પછી પાછળ જયારે જ્ઞાની ના બદલાય મુક્તિ નો અનુભવ ને સ્વાભાવિક સુખ નો સદભાવ એ છેલ્લો મુક્તિ નો અનુભવ છેલ્લો મુક્તિ નો અનુભવ એટલે શું આ દેહ છૂટ્યા પછી સ્વાભાવિક સુખ નો અનુભવ થાય પરમાનંદ પોતાના મૂળ સ્વભાવ પહેલી મુક્તિ કોઝિસ રૂપે છે કારણ કે વૃત્તિ છે હોય તો ફ્રી બોક્સ આપણા પોતે જનક રાજા હતા કોઝિસ હતી તો એ ઇફેક્ટ આવતી પછી જે કોઝિસ હતી તેની ઇફેક્ટ આવે કોઝિસ ના હોય ઇફેક્ટ નથી આવે એટલે કોઝિસ કરા દેખાવા જોઈએ કોઝિસ એટલે દાદા પહેલી મુક્તિ કોઝિસ રૂપે એટલે આપણે જે કારણ મોક્ષ કહીએ દુઃખ નો અનુભવ અભાવ થયો કઈ ક્યારે કહેવાય આપણે કઈ કારો નહીં ક્યાં ગમતો અભાવ બધા હા હમકુ ક્યાં હમકુ જે અંગો ને તે અંગોમાં એટલે આપણે આવી કરીએ તાર ખબર પડશે અંગો ક્યાં હા તો મોટા માણસ આ અમારા નામ ક્યાં કોણ અમ મોટા માણસ દવા જોડે ક્યાં પહોંચી કોણ બોલો અમ તો ભગવાન અઘરી જ કહેવાય ને नहीं हम कौन મારે આવું એક મારા જેવું કહ્યું તમે કોણ સમજી ગયો કે અહીંયા આગળ પાક પાક પાક નીકળે એવું કાંઈ ખાઈ એવું છે નહીં કદાચ કરાયું નબળા માણસે નબળો કરવો એ ગુનો છે શું છે નબળા માણસે નબળો કરવો એ ગુનો છે શું પછી બીજું સર્વજ્ઞાની ભાષામાં તો આત્મા અસંધ જ છે સંધેડો જ નહીં વાટી પડી ગઈ છે ક્રાંતિ નથી થઈ વાટી પડી નથી વાટી પડી ગઈ વાટે પડી ગઈ નિરંતર નિરંતર મોક્ષ સ્વરૂપ છે ક્યારેય બંધાયો નથી પણ ની પાસે અને અજ્ઞાની ભાષામાં ક્યારેય છૂટો નથી ફૂટેલા ની સંભેણે તારી તો તૂટી ક્યાં ક્યાં કઈ તૂટી જે ફૂટેલો હોય તેની સંભેણે તારીએ ઉકેલ આવે પોતાની સંભેણે તારીએ ત્યારે ઉકેલ આવે શું સાહેબ પછી કહેતા નહીં બંધાયેલી બંધાયેલી આત્મા જાણવા ખાલી વાતને સમજવાની કરવાનું કઈ આત્મા જાણવા માટે ખાલી વાતને સમજવાની થાય શું વાત છે હકીકત ગુરુમાં કહી દો મને છે અને આમ છે બોલ આ વિનાશી છે અને આ વિનાશી નો સગા માત્ર બધા વિનાશી વિનાશી ની જરૂરિયાત માત્ર વિનાશી અને જેને જરૂરિયાત નથી જે નિરાલમ છે તું તું કોઈ દાડા આત્મા સમજીને નહીં કરો જો કોઈ દાડો દુખાડ્યો નહીં એ તું ક્યારે કોઈ પણ સ્થિતિમાં દુખાડ્યો નહીં એ કોઈ પણ સ્થિતિ એવી નથી આ જગત ની કે અત્યારે દુખાડે તો સજા થાય તો કલ્યાણે નહીં એ તું અને તું ને પહોંચો તો પછી તમારી સમજણ ભૂલો બની થશે ત્યારે તમારો મોક્ષ સમજણમાં જ ભૂલ છે તમારી એ જયારે ભૂલ વગેરે થશે મારી પર બેસી બેસી તો નિવેડવા જ્યાં સુધી ભૂલ છે ત્યાં સુધી કેમ નીકળવા હશે ભૂલ્યો શું કહો આ બે વર્ષથી કરો તો દાદા જ્યાં સુધી છેલ્લું સ્ટેશન ના આવે ત્યાં સુધી વચના સ્ટેશન તો રહ્યા ને એમ કોણ કે છેલ્લા સ્ટેશન જગ્યા બોલો તમે પછી શું કે છે તું પોતે મોક્ષ સ્વરૂપ છું તું પોતે જ પરમાત્મા છે માત્ર ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગર સમજણનું ભાન થવું જોઈએ જ્ઞાન કેવું હોય ભૂલ વગર અને સમજણ કેવી હોય છે ભૂલ વગર જો જ્ઞાન એકલું છે તો પપૈયા નહીં રહે બે પપૈયું પપૈયા ના રહે એવું હોય ખરું